that time or this time. So when you have the opportunity of meeting a human soul, walking, eating food, doing everything normally, then it is the greatest punya that you do, that you approach him with humility and you tell him, I don't know anything. Even if you're the greatest sinner that I have found, you go to him, don't, he says, who sinned? He teaches you that. See, it is not his job to take you from an A, C class jail and put you to a B class jail and then from B class jail to A class jail. See, we are all living in jail. But the moment you realize that no matter where you are, whether you're in the US or any part doing your thing, not knowing what you are, you're always in jail. But if somebody says, you're not in jail, because this is what you are, this is what your attitude your wife should be, attitude your own self. See, I don't, I, am not at liberty to give you the jnana. The jnana should come from Dada. So I'm not going to speak about the jnana at all. But this much I want to say that the essence of everything that one has to know to sleep without worry, without tension, and making sure that in your next birth that you are progressing, that you will go up and reach your goal, is contained in this jnana that he gives you. And there is so much of depth and philosophy and everything contained in it that had it been better disciples of him and this word would just grow all over the world I wish people understood this. I wish, I wish every person who comes and preaches understands this. It is not ethics. It is not be good, lead a good life. It is there, but it's beyond that. It is understanding why, why this happens. And it is the most important thing is somebody shows you not that you are sin and you redeemed, it's why you do this, why it happened that way. See, today when I walked, it said the world is a drama, the world is a puzzle itself. Now, it is a very crisp, correct definition, if you agree with me. Now, a puzzle does not necessarily mean it's all hardship. There are good things in the world, there are bad things. But this concept of good and bad, you know, I'm a holy person, you're not a holy person, all these words we use without, at least I, used to without understanding my own self. Without, and what good is it to go to university, and get degrees, you know, piles, piles and piles of degrees, all paper, see, it's all wasted. And then somebody asks, like him asks, who are you? You say, oh, I, I don't know, you know, I know this. There should be no doubt about that, I think. If you ask me today what you have learned, is there is no doubt in my mind. That doesn't mean I am a human. But there is no doubt in my mind on what I am and what you are and what, what is my relationship to this world. Oh, this world is an illusion. This world is Maya. That's what the scripture says. But you say, it's not, it's okay. You know, there's good things and bad things. But what is it? How do you resolve this puzzle? How do you do it? That no temple is going to do it for you. You have to realize this truths. Not even through him, you have to realize through yourself, you feel. But what he gives you is this tremendous weapon in your hand that you can use. I like to think of it as a, a, a, a, a unique medicine, you know, like umbrella, immortal. And once you understand his jnana, then maybe you can try and endeavor. And I feel that sincerity is the, perhaps the most important thing in, in one's spiritual development, the development of your soul. It's not, it's not just repeating it, but one has to be at least, I feel it every day, two minutes whether it's morning or evening, when I can quietly be go in a corner and say, Oh Dada, you taught me this grace thing. Let me, let me have your grace flow. Let me know this. Because you have done everything to me. You have taught me everything. But let me practice it. Let me enjoy the Anandini for a, for a second. You see, it, to me that is what I would like to continue my life. You know, do everything. But that what he has given me is so precious for nothing. I don't have to go anywhere. I don't have to go to the mountains. I don't have to go to anybody. He says, you go do your activities, you do your pujas, you do this, but remember the principles. Remember first who you are and then try to understand who you are, who the world is. If you don't know who you are, then there is no question that you will not solve the puzzle. Now, I don't want to create the impression that I am a human or I know the answers, but I know one thing that he has been so gracious. It, it was ordained that in my previous birth, I might have done something, or my father or great grandfather or my folk, they would have done something for me, that I met an illumined soul. You see, I was traveling in India <clears throat> and I asked one man in Rishikesh, I said, you know this, this jnani, yes, I met this jnani, I said, he's so much. It looks like he can there's so much truth and purity in him that is that the highest? He said yes. He said it because he says he has his business is just give you the knowledge. He is there to save you. And then we started talking he said, see, when this jnani walks on the floor, on the ground, wherever he walks, even even the grass, even flowers, animals, insects, if its feet touches this, then they will get liberated faster. Because that is all he does. His job is not to make cure of your stomach problem or head problem. No, he, that, Jnani says no, I, or give you eternal, you know, Just he says no. I, if you want that, don't come to me. You go to the doctor or do something. If you want liberation from this whole jail business, then you come so you may you may think that you want it, but be sure that you understand it. As I was, see, I am very sure now. After this jnana, I am very sure that I will be, I will get it. See, there was a, there's a parable. One man said, you know, in, in the in the scriptures, one man said uh, he approached God. Now this is a story, and I hope I have time, Masan Bhai. Yes, He said, uh, will I get moksha to Shiva? Shiva said, yeah, you might get it, you know, it takes 10,000 births you have to take. That man said, uh, thank you very much, at least 10,000 births I'll get. Then the other man was a very devout person, but you know, he already thought that he was there. You know, he said, okay, I also want moksha. But he said, uh, you know, for you it may take uh, five births because you studied all the scriptures. Oh, five births I have to wait? That's too long. See? Shiva said, the, the, the person who said 10,000, he got it first. This patience is something very important I learned from experience. That it is nice to say I want to be liberated right now, you know. But it's another thing to understand the whole life to have the experience. It's not something that you go and get it. It's something that you have to experience so that you can relate. You ask Dada what happens. He talks to you know business people. He gives exactly. He meets meets different people, different walk of life. So unless you have the experience, you you cannot relate this great truth to every common man. So patience, I learned, is a very important virtue that one should possess. you have to be restless. I want to get it. That is, that's a good thing I feel. It helps you. But once you feel that and you're sincere about it, then the master comes to you. He recognizes you and you can recognize him. Now I, I would like to say also a very important aspect. There are a lot of people in who come and preach Vedanta, preach religion and they all are probably more qualified than I am to do this. And I'm not much of a learned man and I say this with all sincerity, humility and truth. But I say this, and this is again experience. When you doubt somebody, which I felt is good to doubt, is this my real teacher? It's good to do that rather than just accept because a lot of times you will find out that you are disappointed, that you did not get something and the fault may not always be with the other person, the fault may be with you too. But the, the bottom line is you are disappointed, you want to search someplace else. And I asked this question again to a very wise man in India. He said, You keep searching, there's nothing wrong. You know, keep searching, meet all of them. But you test whatever is said in the light of the truth that the scriptures say. And when you go to one man and he tells you the truth and you're happy, then you will not go anywhere. You will not search somewhere else. That is the test. The ball is dropping from the stair steps. When it comes to the last step, it's not going to bounce. It will automatically shut. And this is what many people who are much older than me, who are much wiser, much more learned, they have told me. Now, the first thing, yesterday Dada was telling me, the first sign of greatness is not for you to say, I know everything, I'm great. It's for the other person. See, teaches the most basic the fundamental truths in such a sweet way. Why do you resent? He said, don't even resent at, at a dog. He said, don't resent. I don't like this, you know. I hate this. Oh, I don't eat meat, you know. This aham, you know, he, he, he completely destroys it. He, he shatters it. And he lives it. I have, seen, I have stayed with him. I've had the great fortune to be with him for hours. He has so much separated his body and soul. He lives constantly in this. I was asking my wife this morning. She says, yes, you know, he he doesn't live in the body, even though she does not come very often, she doesn't have the, time. She thinks of it. She, immediately she, she notices the, great, the greatness in him. And my lesson is this sincerity when you approach him. It's very how much ego I have. But he has he's is my redeemer. He has no ego. You ask him any question. Dada, I I used to drink. Chalu hai, doesn't matter. I'll take care of that. So much compassion, so much. Even God will not. If there is a God, you won't have it. He, he has so much. And yet we in our from our side have to be sincere, I feel. I have asked him the, the, the deepest question that I had thought there was no answer to. And immediately the answer came. This is this. See, the, the beauty is he does not speak by thinking. See, what is what is uh, hydrogen and uh, what is water? You start thinking. But if that process I could see is not there. It comes immediately. And this can, I feel, is the greatest sign of a human man. He is given doesn't say good bad. It is cause effect. Cause effect. Oh, that was already said in Karma Yoga, right? But it's not. What how he interprets it is very clear and how important practice is what is serenity. He maintains the same voice. What what he eats, see, I think when I go home, what food is there waiting for me, or what they are going to serve? Will my car go here? See, it's not that he is not in that position. He does not have that thought. And my assessment of my Redeemer is you have given me so much. Let me be worthy of it. Let me be worthy of a little bit of it. Even if it takes so many births, it does not matter. But I said, Dada, don't leave I, I have clung on to your foot. Now it's your job. What do you do? If I am going on the right path, you put this alarm clock on me, so I wake up. And it works. Anything you want to do, you know, it's not a feeling guilty or anything like that. It's, it is that sincerity, that is the word for it I feel. You know. I have, I don't want to do this. I, I don't want to do this. You keep on saying that and you remember And this is what I think I would like to do more and be worthy of it. And in the little time that we had. See how much time we spend on other things. I used to do that, but I think it's worthless, it's pointless. It will go on, you know. You have, you know, you have problems. It's a, it's a very great human thing to think that mine is the biggest problem. Nobody else is bigger. My problem is biggest problem. Every man thinks that way. But that is the biggest error, error that every human being makes. Dallas says, no problem. No emotion, only motion. And these are not words, these are backed by solid truths. So, in conclusion, I feel that there is nothing that could have saved me from this other than coming in contact with him. This is my personal experience. And I don't want to sound like a salesman or a mouthpiece for him. I am sharing with you some of my most deepest feelings from the bottom of my heart. I hope and pray to him that I will always be worthy of his grace, my family, my wife, and children. With his blessings, and if I can only remember his principles and yarn and practice it and have the geography 24 hours a day, at least, you know, at some point in my future birth, 24 hours Dharma, then I know I have been saved. There is no I, my, all words that you use without understanding. Everything is solved. So I want to say another thing. this again, Sri Krishna tells us. Arjuna asked him, he says, you see, you tell me this part of the, the right path. Ask me relate this, you know. He says, what happens to me who go, I'm not able, if I'm not able to achieve that, I'm not here, I'm not there, I'm living here, I've lost this. Sri Krishna says very beautifully, I, I, I know the passage, but I, I can just think of him telling. And this is like Dara why are you worried about it? In this path, there is no return. There is no distance. You only go up. You see, he says, and I saw him in his birthday in Sanya. And I always wondered, you know, how, how God, how, how a divine man looks like. There were thousands of people who came to see him, poor people from the village. But they had this purity, they came with little gift for him. I saw him, he treated everybody with the same voice. No, no discrimination, nothing, same poise. And he reminded me of the book I read. You may ask me, have you seen it? No, but I can imagine, that's all I can do. Of Sri Krishna walking in Mathura. Before he avenges Kamsa the next morning, he comes and he walks in the street. And there's this old lady who comes and gives, she's got a hunchback she makes a little sandal case for Krishna and she gives it to him. And he just, she sees the purity, she pulls her head and she becomes a straight person. Another person comes and gives him a gift. He was giving everything. See, this is a picture that I saw, in my own eyes. And it is not emotion, it's something that's very personal that I experienced. Now, since meeting him, I have had, it's not that I have not had problems, I've had problems, but they don't bother me anymore as they used to. And I would again like to offer my salutation to him and say that from my own experience, I hope and pray to Puja Dada and always worthy of the He Dhyana There is, there is no question in my mind that if I keep on thinking about Dhyan, keep on thinking about his spirit, how he gave me, what he has done in life, and if when I become one year old, if I આજના જમાનામાં તમને જે પ્રશ્ન થાય છે કે આપણે બ્રાહ્મણમાં હતા ત્યાગ કરેલો તો એ ત્યાગ કરેલો એ વસ્તુ બરાબર નથી ભાઈ પૂછે છે કે આજના જમાનામાં એવો પ્રશ્ન થાય છે કે ભગવાન રામચંદ્રજીએ સીતાનો ત્યાગ કરેલો તો એ બરાબર નથી ન્યાયના આધાર બરાબર નથી ન્યાય ના આધારે ન્યાય એટલે થર્મોમીટર કહેવાય શું કહેવાય હા થર્મોમીટર ના છે બરોબર નથી પણ જે બન્યું એ કરેક્ટ છે શું છે ન્યાય જ છે બન્યું એ જ ન્યાય કુદરતનો નિયમ કેવો છે જે બને એ ન્યાય અને આ થર્મોમીટર જોઈ લેવાનું કે આ ન્યાયમાં નથી આ એટલે ફરી ફરી સુધારો કરવો જોઈએ કે ફરી આવું ન થાય શું કહ્યું પછી ન્યાય જે બની ગયું જે અત્યારે તમને કોઈ પણ મુશ્કેલી તમારા ભાઈ ભાઈની કોઈ ભાગીદારી હોય અને પછી અડધી જમીન તમારે ના આપે અને પછી તમે પાંચમો ભરે આપીને ગયે તો પછી તમે જે મળે તમને ન્યાય ન્યાયના આધારે ખોટું કરી રહ્યા છે જે બન્યું તે ખોટું થયું ન્યાય ન્યાયના આધારે બન્યું તે સાચું બની તે સાચું એ બન્યું એ ન્યાયના આધારે ખોટું કહેવાય ન્યાયના આધારે ખોટું કહેવાય પણ ન્યાયના આધાર જોવાનું નથી કુદરતનો ન્યાય શું છે એ જોવાનો વર્લ્ડની એટલા માટે જોવાનો હોય છે કે આપણે ફેરફાર કરવું જોઈએ કે આવું ના થવું જોઈએ શું એમની ભૂલ થઈ રાઈટ આપણે આવતો બઉ સુધારો જોઈએ ઘઉંની વાત નથી કરતા આપણે રામ ભગવાન નું જે થઈ ગયું એની વાત કરીએ મૂળ પ્રશ્ન એમનો પેલો રામ ભગવાન ની વાત છે કે રામ ભગવાને જે ત્યાગ કર્યો એમની ભૂલ થઈ ગઈ ને ના તમે જે કહેવા માંગો નથી ભૂલ તો આ થર્મોમીટર ના આધારે લાગે પણ નો આધાર તો જોવાનો જ છે ખાલી એ બન્યું એ કુદરતી રીતે કરેક્ટ જ હતું એ જ ન્યાય છે અત્યારે કોઈ પણ માણસ બોલાવે તમારા ગુરુ અત્યારે કોઈ પણ માણસ ને અહીંયા આગળ સ્કૂટર આવતું હોય અને સ્કૂટર સાથે આમ પગ ઉપર ફરી ગયું અને તૂટી ગયું પગ ઉપર સ્કૂટર ફરી ગયું પગ ઉપર સ્કૂટર ફરી ગયું કોઈ માણસ ને સ્કૂટર સ્કૂટર હરી રોંગ સાઈડ માં લાવ્યો એ બધું ન્યાય થી બધું તદ્દન ખોટું કરી શકતું કરવા પણ આપણો તો પગ ગયો એ હકીકત વાસ્તવિક કર્યું ને કે આ ન્યાય જુદો જુદો જે બન્યું એ જ કરેક્ટ આ દુનિયામાં જે બન્યું એ કરેક્ટ માનશો તો આ જગત નું એન્ડ આવશે નહીં તો એન્ડ નહીં આવે કારણ કુદરત ના જ સત્તા છે કુદરત હંમેશા ન્યાયમાં જ રહેશે નિરંતર શહેર આવે અન્યાય થતો કુદરત નો ન્યાય બિલકુલ કરેક્ટ હોય છે આ કોર્ટો નો ન્યાય ખોટો કોર્ટો નો ખોટો કુદરત નો બરાબર એટલે જે બન્યું એ કરેક્ટ જો તો સમજો જાય ને તો આ વિજ્ઞાન સમજવા જેવું નહીં તો આ તો બધા જગત જાણે છે ને કે આ આ ખોટું છે ખોટું કઈ માથા ગુજો કરે ખાલી દાદા એમનો એટલે એના જે થર્મોમીટર ના આધારે ખોટું છે થર્મોમીટર શું કે કે આ બરોબર નથી પણ કુદરત શું કે છે બરોબર આ જ બરોબર છે કારણ કે એમનો વ્યવહાર કરવાનો આવો તેના વ્યવહાર પર આધાર મારી દ્રષ્ટિએ તમે કહું બહુ સમજવા બહુ ઝીણી યાત્રા જેને જે સમજાવ્યું કે એમની દ્રષ્ટિએ સાચું છે તમે જે આ માનેલું કે આ ખોટું થયું આ દુનિયામાં ખોટું ન્યાયના આધારે ખોટું થઈ રહ્યું છે બાકી ખોટું થતું જ નથી ગુજરાત હંમેશા ન્યાયમાં હતો એ રેગ્યુલર સ્ટેજમાં જ હતું મારું એમ તમને ન્યાય નથી ન્યાય તો બન્યું એ કરે બન્યું એવું જો તમે તમારી માં બેસીએ તો આ જગતનો ઘણો ખરો ભાગ હલકો થઈ આ અમે જાતે જોઈ લઈએ કે બન્યું એ જ કરે છે પછી એની પર ક્લેમ નહીં મારવો એની પર નો ક્લેમ ભૂલી જવું એમ ભૂલી જવું એટલે આ સમજણ રાખવાની છે જે થર્મોમીટરની વાત કરી ને થર્મોમીટર તમારે મૂક્યું એમાં શું બતાડ્યું કે સીતાનો ત્યાગ કર્યો ખોટું છે જગતની દ્રષ્ટિએ આ જગતનું થર્મોમીટર આવું છે બરાબર કુદરત શું કહે છે કુદરતનો ન્યાય શું કહે છે તો કે કે જે બન્યું તે કરેક્ટ છે જે થઈ ગયું એ એમાં જો તમે આટલું ફેરફાર નહીં કરો ત્યાં તમે લાખ ઊંધો લટકો ને તો એ ત્યાં કરેલો પાછી સીધા પહેરવાની નથી કશું કરવાનું નથી એમાં આપણે જ ભૂલ થાય કે આપણે જ ખૂટું માર્યું છે સમજવું છે જ્ઞાનથી તમે સમજો શું બન્યું તે કરેક્ટ રામચંદ્રજીને કરેક્ટ લાગ્યું સીતાજીને કરેક્ટ લાગ્યું અને એને બંને પોતપોતાની રીતે એ કરેક્ટનેસમાં રહીને રામ રસ્તે ગયા સીતાએ પોતાની સાધના પૂરી કરી અને આપણે પાછળ બેઠેલા બધા આ બુદ્ધિ વાપરીએ અને આપણે ગોથા ખાઈએ છીએ ઉલટું એમને જે રીતે લીધું એ દાદા બતાવે છે એમણે કઈ રીતે એમની સમજ કઈ હતી રામચંદ્રજીની કે પિતાજી કે જે બન્યું તે કરે કે પોતે આપણે લાગે કે એમણે ત્યાગ કર્યો પણ રામચંદ્રજીએ ત્યાગ કર્યો જ નથી અને સીતાનો ત્યાગ થયો જ નથી આ તો બધું જે બને છે તે જોયા કરતા લખેલું છે કે સીતા નો ત્યાગ કરેલો રામાયણ એ જે ભાષા છે તે બાર ભાષાની વાત છે તો વાલ્મીકી રામાયણની વાત છે હજુ શું કહે છે કે અમારા ચગાવાળા થાય મારા સાસુ થાય બીજા થાય મામા થાય તારે કશે ભગવાન જોઈ ગયો એ મરી ગયેલા છે મારી તમે તારો ધર્મ જોડી નહીં કહેશે એટલે લોકો આજના શું બુદ્ધિશાળી શું શોધ કરવી કે આ કૃષ્ણ ભગવાન એને ઉશ્કેર્યો છે કેવું આ લોકોને શું સમજણ પડે આ બુદ્ધિથી સમજાય બુદ્ધિ ગલ્પા સમજાય શું એટલા માટે તમે સાંભળવા માટે આવ્યા છે કે હા અને માટે તમારે મારી પાસે બે ત્રણ તો એક્ઝેક્ટ સમજાય પછી તમે ફિટ થઈ જાય પછી વાંધો ના આ બહેનો અહીંયા બધી ભેગી થઈ છે ભાઈઓ ભેગા થયા છે એ લોકો સમજી શકે કહેવાનો મતલબ તમે ટાઈમ લઈને હવે સમજાવો એમ આ તો બધા લગભગ ઘણા ખરા તો કેટલી વાર દર પાસે આવી અને સમજે છે અને આવો જે ક્વેશ્ચન છે આજે લોકો એમ કે છે કે ભાઈ રામ ભગવાને તે વખતે ત્યાગ કરેલો હતો એટલે ભગવાને ખોડું કર્યું એટલે પુરુષ અન્યાય કરે છે અને સ્ત્રીઓનું એમ કેવું છે કે અમે અન્યાય ઊંઘે મોડે શા માટે સહન કરીએ કારણ કે આ જગત ન્યાય જેવું નથી વ્યવહાર કરું વ્યવહાર વ્યવહાર એ જ અસલ ન્યાય વ્યવહાર કરવું એ જ અસલ ન્યાય તમારો જેવો વ્યવહાર હતો એવો જ આ એટલે એ જ અસલ ન્યાય ના ધર્મપીઠ સુધી આધારે લોકો કે કરેક્ટ રામચંદ્રને હરેક બાબત એમના જ પડે એવું રાવણ આવો કોઈ ગુનો નથી કર્યો છતાં એ લોકો ગુનેગાર ચડાવી એના પૂતળા બાળક કારણ તો લોકોને સાયન્ટિસ્ટ હતો એ તો કર્યું ને ખોટું સીતાજી નું હરણ કર્યું સીતાજી નું હરણ કર્યું હરણ કર્યું એ બનાવે એ સંજોગ ન્યાય નો પણ એની બગડે નહીં જેની પાસે રાવણ રાવણ હતો કેવો સાસુ એકતા નલે ગ્રહો વિકટો રહે તો આ બાજુ રામચંદ્રજી એના જેવો શાંતિ રાખો રાવણ તો રાવણ તો આ ભગવાન થયા નથી કૃષ્ણ ભગવાન સાથે કૃષ્ણ ભગવાન ભગવાન થયા નથી એ ભગવાન એટલે આ કોઈ બુદ્ધિમાં માથાકૂટ કર્યા કરે લડમ લડ્યા કર્યા કરે લગર એ જમાનામાં એ લોકો શું કામ લડ્યા એ લોકો લડ્યા ત્યારે પછી આજનું આ નવું જનરેશન લડે ને એ જમાના એ લોકો શું કરવા લડ્યા એ લોકો લડે એટલે આ જનરેશન લડ્યું ને રામ રાવણ બધા લડ્યા લડવા માટે તમે વાંચો શું હોય હોય એમાંથી બોધપાઠ શું લેવાનો પાછળના લોકો જે એમાંથી બોધપાઠ શું લેવાનો લગ્નો લગ્નો ના આવે ઇતિહાસમાં લડવા માટે તો અમારું જન્મ ધરાવે જો એક બાજુ છે તે રામ ને લક્ષ્મણ તે લક્ષ્મણ એક બાજુ જન્મ હતો અને એક બાજુ રાવણ નો જન્મ થયો એ દેવ સામા સમય લઢવા માટે જ જન્મ્યા હતા અને એટલી એનાથી મોટો ઇતિહાસ રચા છે લોકો ઇતિહાસ વાંચશે એ લડવા માટે જુદી વસ્તુ છે આ વસ્તુ સમજવા જાય છે લડવા માટે જ જન્મ્યા હતા પેલો વાસુદેવ હતો લક્ષ્મણ રામ બળરામ હતા અને આ પ્રતિ વાસુદેવ પ્રતિ નારાયણ રાવણ તે દેવ લડવા માટે જન્મ પામ્યા પછી કૃષ્ણ અને જરાસંઘ લડવા માટે ઇતિહાસ ઇતિહાસ રચાય છે રીતે ઇતિહાસ અને એમાંથી ઉત્પાદ લાગવા મળે લોકોને આપણે જો બોધ પાઠ લેતા હોય નવરા હોય તો કરે છે પણ આવું વાંચે ને પહેલું વિશ્વયુદ્ધ થયું આપણે એમ કે ઇતિહાસ જાણીએ છીએ જો પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું લોકોને ખબર પડી કે આ ખોટું થયું તો લોકોએ બોધ પાઠ લીધો ને એને બીજું કર્યું અને હવે ત્રીજાની તૈયારી છે એનું શું એટલે કે લોકોએ આખી બોધ લીધા નહીં પહેલું વિશ્વયુદ્ધ થયું બીજું થયું હવે ત્રીજાની તૈયારી છે વિશ્વયુદ્ધ વર્લ્ડ વોર જે થયા થાય છે એમાંથી લોકો બોધપાઠ લઈને આગળનો વાર બંધ કરતા નથી ને ચાલુ જ રાખે છે એ બધું કરવા માટે સજાયેલું છે નથી એટલે એનો દોષ નથી જે બનશે એ કરેક્ટ છે બન્યું તે કરેક્ટ છે ન્યાય ન્યાય છે આમ જ થવું જોઈએ થવું જોઈએ સીધી વાત થોડા થઈ રહે છે આમ જ થવી જોઈએ એનું પ્રિવેન્શન શું જે ખોટું થાય છે એનું પ્રિવેન્શન શું હવે જે ત્રીજી વાત થવાની છે તે વિભાજન થવાનું છે મનુષ્યનું આખા વર્ગના મનુષ્યનું વિભાજન કરવાનું છે કે બધા મનુષ્યોને ઘઉંના ઘઉંના ગુણમાં ઘઉં જ્યાં હોય ને ઘઉં તો ઘઉં પાંખડા ત્યાં ભેગા હોય ત્યાં આપણા ઘઉં કે શું કે આ ઘઉંની ગુણ છે એટલે ભાઈ પાંખડા છે ને તમને કહેવાય ઘઉંની ગુણ રહેવાનું એવું આ માણસ અત્યારે આ આ મનુષ્ય કદી આ આ વર ના આવે તો આ મનુષ્ય મહા દુઃખી થઈ જાય ભયંકર દુઃખમાં ચડ્યા કરે શું કહ્યું આ વાર આ ક્લિયર થશે પેલી વાર ક્લિયર કરી નથી પેલી વાર તો વધુ વધુ ઊંડા મોડ રાખ્યો ને આ વાર ક્લિયર કરી આવશે એટલે બે બે વસ્તુ જુદી પડશે ઘઉં અને કાંકરા બંને એટલે અમદાવાદના પેપર વાળા એમને પૂછ્યું ઘઉં કોણ અને અમે કોણ એના મને એમ કે ચાલો અમે ઘઉં હોઈએ તો અમે બચી જઈએ તમે એમને એવું છે ડેફિનેશન કહું ઘઉંની ઘઉં એટલે મનુષ્યો જે ભ્રષ્ટાચાર પરણે કરાવ્યા છે એ કાંકરા છે જે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે ઘઉં છે ત્યાં ઘઉંમાં ફેર બચી જવાના છે કંકર બચી જવાના છે ખોટું શું કર્યું છું ન્યાય કરી રહ્યા છે આ તો નિમિત્ત છે બિચારા આ આ શું કરે એને ઘણું બંધ કરવું પણ ના થાય એને સંદાસ બંધ ના થાય તો આ લોકો આ શું કરે મારો કહેવાનો મતલબ શું છે કે બંધ થવું જોઈએ એમ તમારા જેવા ઉપદેશકો હોય એ કે મારું કહેવું એવું છે કે તમારા જે ઉપદેશકો હોય તો પછી આ બંધ થવું જોઈએ વર્લ્ડ બંધ કરવાની જરૂર નથી કરેક્ટ આ કરેક્ટ છે કરેક્ટ છે પછી તમે ઉપદેશ આપો આ શું નામ આપનું અમે અમે ખુશી નથી આવું અમે ખુશી ના આવી શું પણ બનવા કારણે છોડતા નથી માટે અમે એમાં તે મૌન રાખ્યું આ વસ્તુમાં જો ન બન્યું બને અહીં માણસ જીવી શકે એમ નથી એ દસ હજાર માણસો બધા જીવી શકે એમ નથી આ બનશે ને ત્યાર પછી બે હજાર ની પાંચમી સાલમાં હિન્દુસ્તાન આખા વર્લ્ડનું કેન્દ્ર થયું છે સંસ્કારી લોકો છે સંસ્કાર ખરાબ આ કાળ કરી રહ્યો છે એમનો કોઈ જાતના એમનો દોષ એમનો દોષ એટલો કે આ ફટાકડા બનાવતી વખતે અમે નક્કી કર્યું હતું રશિયાની ની નાખવા બનાવતી બધું હવે બનાવ્યા પછી હવે વિચાર કરતી ના એમ પણ નહીં નાખવા હવે કઈ બીજા બીજી શક્તિ વાપરો પણ ચાલીને જે વખતે જે બનાવી તે વખતે જે નક્કી કર્યું છું ને તે વપરી જ જવાના રસ્તા ઉપર અને રસ્તા વાળા એ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ તમારા છોકરાના છોકરા જે થશે એ બધા કોમ્યુનિસ્ટ થઈ જશે આ કન્ટ્રી પણ એમ કે એ લોકો એવું નક્કી કર્યું છે કે તમારા છોકરાના છોકરા થશે તે આ કન્ટ્રી ઉપર પણ કમ્યુનિસ્ટ થઈ જશે આ દેશો કોમ્યુનિસ્ટ થઈ આ જશે દેશ પણ કોમ્યુનિસ્ટ જ દેશ એક નહીં તેને જ ખાતરી હવે ને આ દેવ એમ કચ્ચર ઘા ઉડાડી દીધું. તો તો પછી આખી સૃષ્ટિનો નાશ થઈ હા, જશે હજી વધી રહેશે હજી વધી રહેશે પણ મારું કહેવું છે આ જે થઈ રહ્યું છે ને એ જ કરેક્ટ થઈ રહ્યું છે. કુદરત હંમેશા કરેક્ટ જ કરે કુદરત અ- કુદરત અવરું કરતી જ નથી કોઈ ક્ષણ લોકો મુંબાવે છે અને ભક્તિ કરાવે કુદરત ન્યાય એમ છે કે એનો કઈ રસ્તો ખરો કે એમ નું કેવું એમ કે એનો કઈ રસ્તો ખરો કે રસ્તો જ નથી રસ્તો ના હોય તમે કહી તો ક્યાં આ રસ્તો રસ્તો જ નથી આ- આ ટાઈમ પાકવાની જરૂર છે ટાઈમ ટાઈમ પાક્યો પછી થયું એડા ચાલો તો હિન્દુસ્તાને આ લાભ મળવાનો નથી પાછો. આપણા લાભ માટે બધા મરી જાય એ સારું ના કહેવાય હિન્દુસ્તાન એવું ભાગશાળી હોય ને, સરકારથી ભાગશાળી હોય હિન્દુસ્તાને હિન્દુસ્તાન તો ભાગ્યશાળી જ છે હિન્દુસ્તાને તો આ લાભ આપશે ત્યાંથી કોણ? ભાગ્યશાળી પેલો જીયા પાડોશી તરીકે આપે એ વખતે. આ લોકો આપે એ તો ભાગશાળી હિન્દુસ્તાન છે જ નહીં ને. હિન્દુસ્તાન તો જન્મ ત્યાંથી જ ભાગ્યશાળી છે એનું જન્મ બોર્ડ થયો ત્યાંથી જ ભાગ્યશાળી હિન્દુસ્તાન તો પહેલેથી જ ભાગ્યશાળી છે એવું કેમ મનાય પોતાની છોકરીઓ સાથે બધું રહી છે એ તો કળિયુગમાં જે કહેલું છે તે થાય છે એમાં કઈ નવું નથી થતું આધ્યાત્મિક વાત જે છે પછી નિર્ભયતા નો નો નિર્ભયતા એમ રિવોલ્યુશન થવાનું છે ને હવે એવી એવી સ્ટેજમાં આવી ગયું છે કે થાય એવું થઈને જ રહેશે એમ કહેવા માંગે આપણે કોઈ હાવ જોતા નથી અત્યારે કેવું ખરાબ પરિસ્થિતિ પણ એ એમના દર્શનમાં જોઈને કે છે એનો જે અનુભવ તમે કે આપણે બધા કરીએ છીએ કોઈને થતો નથી કે કરોડ નથી નાઇન્ટીન થર્ટીમાં નાઇન્ટીન થર્ટીમાં મારી બાવીસ વર્ષની ઉંમર હતી એને ત્રીસ કરોડની વસ્તી હતી નિયમ કેવો છે કુદરતો કે હાની વૃત્તિ એ વૃદ્ધિને પામી વસ્તી જ જાય step by step by step હવે હાની થશે હાની એકદમ હાનિ એટલે વૃદ્ધિ હાની ને નિયમ ના આધીન છે આ જગત તારે લોકો શું કે છે બે અત્યારે આટલી વસ્તુ છે બે હજાર માં થઈ હું આપજો એ શેના જેવી વાત છે આ નાની મને છોકરો હોય ને કે ચાર ફૂટ પાંચ ઇંચ નો હોય ચૌદ નો અને ઓગણી વર્ષે પાંચ ફૂટ ત્રણ ઇંચ નો થયો સમજ ને કે આ પાંચ વર્ષ કેટલા ઇંચ થયો હે વૈધો આ પાંચ વર્ષમાં ફોરકાસ્ટ દુનિયાના ફોરકાસ્ટ કરી શકશો નહીં કરશો ગુનો છે તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચ ની સાલ ની અંદર ઇન્ડિયા સેન્ટર બનશે આધ્યાત્મિક તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચવીસ ઇન્ડિયા એ મને પૂછે એનો જવાબ આપેલો અધિકાર છે કે માણસ ને વિટામિન થઈ પડે એવું માણસ ને ભય ઉગાડો બનાવે એવું ના તો ભાઈ તો ભય પણ થયો કરવાનો અધિકાર છે વિટામિન થઈ પડે એવો હોવો શું કહ્યું શાંતિ થાય આનંદ થાય વસ્તી વધી જશે આપડા લોકો વિચારે છે બે હજાર માં આવશું આપણે એટલે હું અત્યારે ખાવ ને અત્યારે કશું સવાર નથી આ તો ઘનચક્કરો ની વાતો છે કે બાબા બાબા ને પાંચ ચૌદ નો તો આટલા ઇતિહાસ છે આઠ નો તો આટલો તો એ રોંગ થિયરી ગવર્મેન્ટ કરાવી દેશે અત્યારે એક સમાધાન થાય છે આધ્યાત્મિક વાવ બે હજાર ને પાંચ સાલમાં થશે એ એક સારું વિટામિન છે બે ની પાંચ સાલમાં જે ના ગુજરો શું છે લોકો કે ન્યાય છે તમને એકલા નો ન્યાય કારણ ન્યાય ના આધાર છે ન્યાય ડોન્ટ સી ડેર અને ત્યાં જોવું હોય કે સમય જોવું તમારે રસ્તો કાઢવાનો કે મેં એવું જ શું ગુનો કર્યો કે છોકરો હમત થાય તે ગુનો શોધવા માટે સર્વોચ્ચ જોવાનું બાકી બાબો હમર કરેક્ટ તમારે એટલું વિચાર ન્યાય નથી અને આવું કેમ બાપના અમે કેમ થાય છે એ તમારે તમારી શી ભૂલ થઈ છે શોધ કરવાની જરૂર થઈ ગઈ કઈ ભૂલ થઈ ગઈ આવો પાસે બાકી એ તો કરે કરેક્ટ પાડોશી કે બરોબર છે તમારે મળે એમ કે ખોટું આમ પાછું છે બોલો બોલો એટલે પેકેજ લઈને તમે આવ્યા ને પેકેજ તો બહુ જ પડે તમારે પેકેજ તમે જે ભાજી આવ્યા હોય ગુણ છે આ મને આવી પછી કોર્ટમાં જજો કોર્ટમાં જે બની જાય કરે જે બને છે તમારું ન્યાય ના આધારે તમારું બધા લોકો અને તો પ્રશ્ન ઉભા થાય બંધ થઈ જાય પ્રશ્ન બંધ ના થાય આમ જગત આથી જ ઉભું રહ્યું આ ઉભું થઈ જાય આવરી અમને કોઈ આવીને ગાઢ મળે તો જ્ઞાન છે કરેક્ટ છે તમે કહ્યું એમ કારણ શોધવું પડે કઈ ગાઢ નથી મળી હા એનો દોષ નથી આ ના મારો એવું જોઈએ એનો દોષ નહીં દોષ મારો કારણ કોઈ તો નથી હું રૂપિયા આપું તો ગાઢ તો આ દેશે બાકી દોષ મારો આભાર મારો આભાર મારો તો ગાઢ દે ને આપણે તમારો આભાર મારો મારા કોઈ ખોટું ખોટું થઈ છે મારું સુધારવા તમારી તમારી ભૂલનું પરિણામ છે બરાબર હવે પિતાજીનો ત્યાગ કેમ થયો સારું નથી આવ્યું સંપૂર્ણ શાંતિ જવું હોય તો તમે એકલા જ દોષી છો બીજા બધા જ કોઈ નિર્દોષ છે બધા આ નિર્દોષ ને દોષી થયા છે ને પોતાને પોતાના દોષને મુક્તિ કરે છે કારણ કે પોતે જજ પોતે આરોપી પોતે વકીલ કેવો ન્યાય કરે પોતે દે પોતે સત્ય વસ્તુ ના જોઈ ગાંધીને પોતાને ખબર જ હતી કે નિર્દોષ છે લક્ષ્મણને કહેવામાં આવેલું આવડે આવડે તળાવ બગીચામાં આવડે આવડે કારણ પોતાનું ભૂલ ન્યાય ન્યાય અન્યાય કોનો થઈ રહ્યો પોતાનું જ કર્મ પોતાનું હિસાબ આપી રહ્યું છે અને તમારો વિચાર છે તમારે મારી ભૂલ થઈ આવે ફરી ખાતર વાત બે સમયમાં જે જે આપણા સમાજમાં થતું હતું એ રામજી બતાવ્યું હતું સીતાજી બતાવ્યું હવે ના થાય તમારે લાલ બત્તી બતાવી તો વોટ થઈ ગયું